એ આવો આવો મારા વાલકુડા એવા બાળદોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા મોહન વાર્તા સાંભળે છે અને નડિયાદમાં બેઠા બેઠા મેહુલ વાર્તા સાંભળે છે આવો આવો બોહનભાઈ મેહુલભાઈ આજે હું તમને બધાને સરસ મજાની વાર્તા કહેવાનો છું વાર્તાનું નામ છે સોક્રેટિસ તમે સોક્રેટિસનું નામ સાંભળ્યું છે અરે ભાઈ સોક્રેટિસ આપણા ગાંધી બાપુ જેવા હતા ક્યારેય ખોટું ન બોલતા હા તે એમની આ વાર્તા છે મુકુલ કલારથી એ કહી છે ને હું તમને કહું છું યુરોપમાં ગ્રીસ નામનો એક દેશ આવેલો છે ત્યાં ઘણા વર્ષો પહેલા એક મહાપુરુષ થઈ ગયા તેમનું નામ હતું સોક્રેટિસ સોક્રેટિસ બહુ મોટા વિચારક તરીકે આજે પણ આખી દુનિયામાં જાણીતા છે ઓ ભાઈ તે લોકોને સારે માર્ગે દોરવા ઉપદેશ આપતા લોકો સદાચારી બને સાચા કામ કરે ખોટા કામ ન કરે નીતિવાળા થાય નિર્ભય બને કોઈથી ડરે નહીં એની સોક્રેટીસ ખૂબ દેખરેખ રાખતા કોઈની પણ બુરાય તે છડે ચોક બતાવતા ખોટું હોય તે ખોટું કે કે જુઓ આ તમારી વાત ખોટી છે અને એ લોકોને સારા માર્ગે વળવા સમજાવતા સોક્રેટીસની આવી ઉપદેશ ભરી વાતો ઘણાને ગમતી નહીં હો ભાઈ એ લોકોએ એમની સામે ખોટા ખોટા આરોપ મૂક્યા એમને કેદમાં પૂરવામાં આવ્યા અને તેમને દેહાંત દંડની સજા ફરમાવવા આવી ફરમાવવામાં આવી હો દેહાંત દંડની સજા સોક્રેટિસના શિષ્યો હતા ને વિદ્યાર્થીઓ અને એમના મિત્રો આ સમાચાર સાંભળીને ખૂબ દુઃખી થયા પ્લેટો ક્રીટો વગેરે તેમના ચાહક હતા બધા જુવાનિયા એક ઠેકાણે છાનામાના ભેગા મળ્યા તેમાંના કેટલાક સોક્રેટિસને કેદમાંથી ભગાડવાની પેરવી કરવા લાગ્યા કે આપણે સોક્રેટિસને જેલમાંથી ભગાડી લેવા છે એ માટે એ લોકોએ ગોઠવણ પણ કરી પરંતુ સોક્રેટિસ આ વાત કબૂલ કરે ખરા તેમને સમજાવવા ક્રીટો જાય એમ નક્કી કરવામાં આવ્યું ક્રીટો વહેલી સવારે જેલમાં દાખલ થયો જોયું તો આ શું સોક્રેટિસ તો ખાટલા પર નિરાતે ઊંઘતા હતા અડતાલીસ કલાક પછી તેમને ઝેરનો પ્યાલો પીવાનો હતો મોતને ભેટવાનું હતું અને એ માણસ એક ધારા નસકોરા બોલાવતો નિરાતે ઊંઘતો હતો બોલો એને તો કોઈ ડર નહીં આ ગાઢ નિદ્રામાં ભંગ પાડવાની ક્રીટોની હિંમત નહોતી હો કે સોક્રેટિસ જાગી જશે તો એટલે એ તો બાજુ પર બેસી ગયો થોડીક વાર પછી સોક્રેટીસ જાગ્યા એટલે ક્રીટોએ બધી વાત સમજાવીને કહ્યું તમને દેહાંત દંડની સજા થાય એ અમને અન્યાય ભરી વાત લાગે છે અમને એ વાત પસંદ નથી તમારા જેવા વડીલ માણસની હજી અમને ખૂબ જરૂર છે હો માટે અમે તમને અહીંથી છાના માના ભગાડી મૂકવાનો વિચારીએ છીએ એટલે હું તમારી સંમતિ લેવા આવ્યો છું બોલો તમારો શો વિચાર છે સોક્રેટીસે ડોકું ધૂણાવીને ના પાડી દીધી તેમણે ગંભીર બની જઈને કહ્યું એથેન્સ શહેરના વાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય પણ એથેન્સ નગરનો કાયદો ભલે મને અન્યાય કરતો હોય પરંતુ બીજા ભલે અન્યાય કરે પણ આપણે અન્યાય ન જ કરવો જોઈએ અન્યાયનો બદલો અન્યાયથી આપવો જૂઠાણાનો જવાબ જૂઠાણાથી આપવો ખોટું બોલીને આપવો પાપનો સામનો પાપથી કરવો એ ક્યારેય સાચું કામ નથી એ નીતિવાળું કામ નથી આપણાથી એવું ન થાય મારા જેવાને શોભે નહીં આ પ્રમાણે હું કહેતો પણ આવ્યો છું એટલે એથેન્સ નગરના વાસીઓએ મને અન્યાય કર્યો હોય તો પણ ચોરી છુપીથી ભાગી જવું એ મને ન છાજે વળી મેં આજ સુધી આ રાજ્યના કાયદાઓ પાડ્યા છે હું આ રાજ્યમાં મોટો થયો છું તેના નિયમ મુજબ લગ્ન કર્યું છે રાજ્યના રક્ષણ માટે લશ્કરમાં પણ જોડાયો છું આ બધું મેં નાગરિકની ફરજ સમજીને મારી ઈચ્છાએ કર્યું છે એટલું કહીને સોક્રેટીસ થોડી વાર થોભ્યા ક્રીટો તો શાંતિથી સાંભળી રહ્યો હતો પછી સોક્રેટીસે આગળ કહેવા માંડ્યું ભાઈ ક્રીટો હું ગમે ત્યારે આ રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જઈ શક્યો હોત અહીં જ વસવાનો મને કોઈએ હુકમ કર્યો નહોતો અહીં રહીને મેં અહીંના નાગરિક તરીકેના અધિકારો ભોગવા છે જવાબદારીઓ પણ સ્વીકારી છે બધી આજ દિવસ સુધી એનો લાભ લીધો છે આ રાજ્યના કાયદાઓનો હવે આજે એ રાજ્યના લોકોને હું ગુનેગાર લાગુ છું માનો કે એ અન્યાય રીતે પણ હોય છતાં તેઓ મને અહીંના કાયદા મુજબ સજા ફરમાવે છે હવે જો તારી સલાહ માની માનીને હું જેલમાંથી નાસી જાઉં તો શહેરના કાયદાઓના પાયાને જ મેં ધક્કા પહોંચાડ્યા ન કહેવાય ને એ રીતે રાજ્યને તેમજ સૌ નાગરિકોને નુકસાન પહોંચાડ્યું ન કહેવાય માટે મારાથી ખોટું પગલું ન જ ભરાય ભલે મારું મોત કા ન આવે જો હું તારી સાથે નાસી જાઉં તો એથેન્સ નગરના લોકો શું કહેશે હું મોતથી ડરીને ભાગી ગયો એમ જ તેઓ કહે ને મારે મન મોત કરતા સદાચાર સાચા કામો મહત્વના છે સાચું બોલવું મહત્વનું છે અને કાયદાનું પાલન કરવું એ મહત્વનું છે મને બચાવવામાં મારા તરફનો તારો આદર ભાવ છે પરંતુ એ રીતે વિચારવું ખોટું છે અધર્મ છે હું તો અહીંથી સુખેથી રહું છું અહીં મોતનો મને જરાય ડર નથી ક્રીટો શાંત ચિત્તે સોક્રેટિસની વાત સાંભળી રહ્યો તેને પોતાની ભૂલ સમજાય સત્યવાદી સોક્રેટિસને મનોમન પ્રણામ કરીને ક્રીટો ભારે હૈયે પાછો ફેર્યો ભાઈ તો ભાઈ આ સોક્રેટીસ આવા સત સાચા બોલા હતા અને પોતાના શહેરના કાયદાઓનું પાલન કરતા તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો